આ જન્મમાં ગુના કર્યા હોય એનો આ જન્મમાં શું મારે ભોગવું પડે આગલા જન્મમાં ગુના કર્યા હોય એનો આ જન્મમાં ભોગવાનું શું આગલા જન્મ ગુના કરેલા તો તે જ જન્મ ભોગવવા પડે હા પણ બીજા જે બીજ નાખેલો ને તેનો ફળ આ ભોગમાં ભોગવવો પડે આ ભોગમાં પાસે બીજ નાખીએ છીએ પછી આવતા કોદી આ કોદી એટલે નાખીએ એ કયા કાર્ય થાય છે એટલે કોઝિસ એન્ડ ઇફેક્ટ ઇફેક્ટ એટલે કોઝિસ ચાલ્યા કરે છે એટલે કોઝિસ જ્યાં બંધ ઇફેક્ટ એટલે પ્રારબ્ધ અને કોઝિસ એટલે પુરુષાર્થ બરોબર એટલે આ કોઝિસ અમે બંધ કર્યો કાલે ભાવ કર્મ ને ક્રિય કર્મ કે છે અને એનું ફળ આવે છે માં આવે છે બરોબર બરોબર રૂપક માં આવે છે રામજીજી અમે અમે જાણે કરીએ કે જેમ મૂળ ને રૂટ કહો જગતના લોકો અહીં આ પ્રત્યેક દેખાય છે એને કર્મ કર્મ બરોબર તો ફળ પણ ભોગવવું પડે અને અમે જે કહીએ છીએ ભાવ કર્મ તેનું ફળ છે તે આવ્યું જેને આ લોકો કર્મ કે અને તેનું ફળ આ બીજું આવે પણ બીજો પ્રશ્ન એ આ જન્મમાં આપણે મરી જઈએ પછી એવો કોઈ બીજો લોક છે જેમાં આપણે જન્મ લઈએ છીએ કે આને આ જ લોકમાં પાછા આવીએ છીએ આપણે આપણે જયારે મરી જઈએ છીએ એમ કે આપણે મરી જઈએ પછી આના લોકમાં જન્મ આવે કે બીજા કોઈ લોકમાં જન્મ આવે જન્મ ત્યાં જ્યાં અને ફીટ થાય કે આ આટલા માર્ગ ધરાવે છે તે માર્ગને જ્યાં આગળ લોક હોય ત્યાં આગળ જાય એટલે આ પૃથ્વી હું એમ કહું છું કે આ પૃથ્વી એક લોક છે કે બીજા એવા ઘણા લોક છે પંદર લોક પંદર લોક છે અને ત્યાં વસ્તી છે તમે જઈ શકો છો અત્યારે મનુષ્ય જેવી વસ્તી છે તમે અત્યારે જઈ શકો છો શરીર આ શરીર કરી ના જઈ શકાય બીજા શરીર જઈ શકે આ શરીર ન જઈ શકાતું આ શરીર સ્થુલ શરીર ના જઈ શકે સૂક્ષ્મ શરીર બીજો પ્રશ્ન એ પૂછવાનો તમારે આજે ચંદ્રમાં જવું હોય તો તમે જઈ શકો છો આ શરીર તમારે ચંદ્ર લેવા જો લેવા દેવા અમારે તો આ એકલું ફક્ત આના માટે જ્ઞાન પૂરતી વાત હોય અમારે કે ચંદ્ર આ ચમત્કારી નહીં ને આ તો ત્યાં કે સુંદર પ્રાણી પાસે તમારો અહીંથી જાય શરીર નીકળે એવું કે જઈ શકે આ ફૂલ બોડી ના ભાઈ તે કઈ સમાધાન કરવાનું કૃપા છો બરાબર એટલે બીજી રીતે ના થઈ ક્યાં બેઠા છે ક્યાં એવું છે અમુક માઇલ નક્કી છે માઇલ નક્કી છે પણ વાતાવરણ એવું છે કે ત્યાં કશું દઈ શકે છે હેમંતદાસ સ્વામી અત્યારે ક્યાં બેઠેલા છે હેમંતદાસ સ્વામી અત્યારે ક્યાં બેઠેલા છે અત્યારે ત્યાં મારે તે ક્ષેત્રમાં છે તૈયાર છે આ લોક કે બીજો લોક ના આ લોક બીજો લોક બીજો લોકો એને મહાવિનય ક્ષેત્ર કે છે આ ભારત ક્ષેત્ર કહેવાય છે શું કહેવાય છે આપણી આખી દુનિયા છે ને એને ક્ષેત્ર તરીકે ભરત ક્ષેત્ર કહેવાય શું કહેવાય છે ભરત છે અને પેલું મહાવિદય ક્ષેત્ર બધા ક્ષેત્ર પંદર ક્ષેત્રોમાં મનુષ્ય નહીં આપણે બધા ક્ષેત્રમાં જવું પડે છે કે એક જ ક્ષેત્રમાં જે ચાલે જવું પડશે આ જ્ઞાન મળ્યું ને હાજી એટલે તમે આ ક્ષેત્ર માટે લાયકાત ધરાવ્યા નહીં બરોબર છે એટલે તમારે જે ક્ષેત્રમાં લાયકાત ધરાવશો એ ક્ષેત્રમાં ક્યાં થઈ જાવ તમે અત્યારનું ક્ષેત્ર કયું છે અત્યારનું આપણે જે છીએ આ બરોબર ક્ષેત્ર એ કેટલામું કેટલામું છે ક્ષેત્ર નંબર પંદર જેવું પંદર અને બીજું એ પૂછવાનું કે આપણે બીજા ક્ષેત્રમાં જઈએ આપણે ઝીરો થી સ્ટાર્ટ કરવાનું આપણે જવાનું નથી હતું ક્ષેત્ર સ્વભાવથી બરોબર છે પણ ત્યાં જઈએ જયારે ત્યારે ઝીરો થી સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરવાનું હોય નહીં છતાં તમારી પુણ્યના આધારે તૈયાર બંગલા બંધેલા હોય તૈયાર ગાડી હોય ત્યાં જન્મ થાય કે શું કરવાનું ત્યાં મોં જેવું નથી હોતું આ ગાડી બંગલા હોય તે મોંમાં ના પડી જવાય બહુ જાતના મોહ હોય પણ મોહ ઉત્પન્ન ના થાય ને આ બધી જ્ઞાન આપ્યું છે બરોબર છે એ મોહને નાશ કરનાર સર્વસ્વ મોહને નાશ થઈ અમુક મોહ પ્રકારનો મોહ તો નાશ થઈ બીજ મોહ બીજ મોહ નાશ થઈ ગયો પર મોહ રહ્યો છે તે આ સંભાવ નિકાલ કરીને જતો રહ્યો બીજ મોહ તો સર્વસ્વ ગયું બીજ મોહ જેના જેનાથી બીજ પડે એ તો ગયું ફળ રહ્યું આવે સમજ ને સાહસ જમી લો કેટલા વાગે પોણા બે થઈ ભાઈ પૂછે છે સૂક્ષ્મ શરીરે શું વસ્તુ છે ડૉક્ટરથી ઓપરેશન ના થાય ડૉક્ટર સમજી શકે નહીં એ જ્યાં બુદ્ધિ પહોંચી ના શકે આ સ્કૂલના ફિઝિકલ કે ફિઝિકલ ભાગ બધા સ્કૂલમાં જ્યાં ડૉક્ટર ઓપરેશન કરી શકે નહીં જ્યાં ડૉક્ટર પહોંચી શકે તે બધું સૂક્ષ્મ થતે દેખાય નહીં પણ અનુભવમાં આવે શરીરમાં શું શું આવે ઇલેક્ટ્રિકલ બોડી એની ભાઈ સ્વર્ગ શું છે સ્વર્ગ સ્વર્ગ શું છે સ્વર્ગ એટલે ત્યાં તમામ પ્રકારના ભૌતિક સુખો છે એ લઈ ગયા તમામ પ્રકારના ભૌતિક સુખો છે એ લઈ ગયા ત્યાં લોકો માને છે ખરા એવું છે માને કરતા સુખો છે ત્યાં સ્વર્ગમાં એવું લોકો માને છે કે હું આના કરતા સુપર છું હા જેમ તમે ગરીબ માણસ દેખો કહું તો તમે એમ થાય કે આ નગર હું શું કરું એ એમ નહીં પણ સમજાય કારણ કે આ લોકોને દીખ છે કે એ લોકો આ લોકોના દુઃખો આ તરફડે છે આ લોકો અને ઇન્દ્રિય સુખો માટે ધંધે છે પણ ઠેકાણું નથી એ રીતે બધું બધું સારું શું કરું સુપર હ્યુમન જ કહેવાય અહીં સુપર હ્યુમન હોય ને તે દેવગતિમાં જાય સુપર હ્યુમન હોય તે દેવગતિમાં જાય જોવામાં આવેલો છે તો એમાં હોય ખરા લાખો માં એકાદ હોય તે સુપરફ્યુમ કેવી રીતે ઓળખાય કે એને પોતાને જે સુખ ભોગવવાનું હોય તે સુખ બીજાને જરૂર હોય તો આપી દે પોતે સુખ વગર પોતાનું સુખ ભોગવવાનું બીજાને આપી દે એ સુપરહ્યુમન કહેવાય અને એના માટે રિઝર્વેશન પણ દેવગતિમાં સ્વર્ગમાં હોય એવા માણસને માટે સ્વર્ગ છે લોકોને લઈ લે એના માટે સ્વર્ગ નથી લોકોને ખૂંચાઈ લે પોતાના સુખને માટે લોકોના સુખને ખૂંચાઈ લે એને માટે સહેજ નથી એના માટે ચાર પગ નું પૂછડું એ છે બે પગને બધું ચાર પગ ને એક પૂછડું બધા થાય કોકનું સુખ ખૂંચાઈ લે અણહકનું સુખ ભોગવી લે અણહકનું ભોગવે ખરા અણહકની સ્ત્રીઓ હોય તો દ્રષ્ટિ વગેરે લોકોની ના એ બધું આ જે છે ને એ બધું હકનું છે ને હકનું ભોગવાનું શું છે ફરી મનુષ્ય પણ જોયું કે હકનું ભોગવો હકનું હકની બહાર ના નીકળો તમે દ્રષ્ટિ બગાડો તો તમારી લાઈફ પર લોક બગાડ તમે શું ખાઈ માટે તમારાથી ના બગાડી શકાય કોઈ છોકરી બધા બગાડે રૂપિયા તમારી છોકરી બગો બગાડે એ મિનિંગલેસ થયું એટલે આપણે ધોરણ હોવું જોઈએ નહીં તો પછી ચા કરશે ને અણહકનું હકનું હોય તો પાડેલું હોય લગ્ન થયેલું હોય તે સ્ત્રી છે પોતાનું મકાન છે એનો પોતાને કે તાવા કરે તો ભોગવો દાવા ફોન કેતા નથી અને એ ભૂલચૂક થઈ હૃદય પસ્તાવો કરો તો છે સાથે ભૂલચૂક ના કરીએ તો થઈ જાય છે પોતાની ઈચ્છા ના હોય તો થઈ જાય તો એની પાસે પસ્તાવો કરે તો એ ભૂલ સુધી જાય જે સરગતિ છે એ નિર્ગતિ નિર્ગતિ એટલે શું પોતાને કઈ ફાયદો ન થતો એટલે દુઃખ દેતામાં નુકસાન કરી નાખે તમામ એ પછી નિર્ગતિ હોય જોઈએ છે કે આપણને અત્યારે આ ભાવમાં કઈ ડર થાય રોગ થાય તો એ આપણા ગયા ભાવના કર્મનું ફળ છે તો પછી આપણે અત્યારે કોઈ પણ દવા લઈએ તો એ આપણને કેવી રીતે સુધારે છે જ છે તો પછી દવા લો છો તે વ્યવસ્થિત હોય તો જ લેવાય લેવાય નહીં વ્યવસ્થિત હોય તો જ દવા લેવાય એમને વ્યવસ્થિત ના લેવાય નહીં એટલે દવા લેતો વ્યવસ્થિત હોય તો જ લેવાય ના હોય તો વ્યવહાર જ નહીં આપણી અને કેટલી બધી જાતની દવાઓ લેતો હોય એને દવા અસર ના કરે મટે નહીં એનાથી એવું બને દાદા બધા પૈસા છૂટી પડે અને મટવાનું થાય જ્યારે પુણ્ય પ્રકાશવાનું થાય ત્યારે જે જે અંશે અંશે રાત રાતના સામે રસ બી મળી જાય શું એટલે પુણ્ય ઉપર આધાર રાખે છે તમારે પુણ્ય ફળ આપવા તૈયાર થઈ જાય બધું એમ શ્રી અવકાશ મળી જાય અને પાપ ફળ આપવા તૈયાર થઈ જાય તો સારી વસ્તુ હોય તે આવરી પડે બધા લોકો મોટલો ચલાવે છે એમાં મોટલ મુખ્યત્વે આવનાર કોણ મોકલશે કોણ મોકલશે તમે મોટલ ચલાવ્યું કોણ મોકલશે ખબર નથી એ તમારું કોઈ નથી ભગવાન ઉપર તો નથી બીજે કરીએ તમારું કોઈ અને પાપનો ઉદય હોય બધાની માટે તો ભરાય પણ તમારી ભરાય નહીં સરસમાં સર રંગી કરી હોય તો એ ના થાય માટે પુણ્ય કરી દો પુણ્ય કોને કરાય કેવી રીતે પ્રાપ્ત થાય કે આપણે લોકોને શું ખાખું લોકો આપડે દુખ આપે તો એને શું ખાખું એને શું નેત્રા બતાય કિરાદી થાત દેને લોકો આપને દુખ આપે જાય તો આપણે શું ખાખું એ દુખા દુખ દેય તે શું ખાખું નિય આપણે જોઈ તો એ ધ્યાન બુક બુક પસંદ હે લોકોનો દુખ આપું શું પસંદ હે લોકોનો શું ખાખું માનવી તાં શુંનો મધુપમાં માનવી કયા સંજોગોમાં દુઃખ માગે માનવી કયા સંજોગોમાં દુઃખ માગે દુઃખ માગે નહીં પણ આ સંજોગ ઉભો થાય મેરા દુઃખમાં છે ને લોકો કારણ કે તે રીતે દુઃખ આવે જાણતો નથી એટલે ઘરના માણસો દબરાઈ અને સુખ ખસગી થવા માગે છે એટલે લોકોને દુઃખ આપીને પોતે સુખી થવા માગે ક્યારેય બની નહીં શકે એને બધાને સુખ આપીએ તો આપણને સુખ મળે પછી સંપૂર્ણ સુખી માણસ બને ઇન્ડિયાનો દબડારો ખરા ઘરના એટલે પોતાના ઘરમાં છોકરાઓને વાઈફને દને ઘરમાં ડિસિપ્લિન રાખવી હોય તો દબડાવાય પડે લલિતભાઈનો ફોન બધા હિન્દુ બધા આવશે સમજ્યા તો ઇલેક્ટ્રિસિટી ના અડીએ તો નુકસાન થાય ઘરમાં તો સ્ત્રીએ કકડાટ નહીં કરવો જોઈએ પુરુષે કકડાટ નહીં કરવો જોઈએ ગુપચુપ થાય છે કામ કામી થાય છે પકડાતું જ્યાં કકડાટ છે પ્લેસ છે ત્યાં આગળ ભગવાન હોય નહીં અને ત્યાં આગળ કોઈ ઘર સારું ના લાગે અને કગડાટ કરવાનું ઘરમાં હોતું જ નથી આપણે ઇન્ડિયન હોતું જ નથી આ સમજો માણસ મેડનેસ લઈને કકડાટ જ કર્યા કરે અમુક માણસ નો સ્વભાવ જ હોય કકાટ કરવાનો તો કેટલાક નો સ્વભાવ જ કકાટ કરવાનો હોય પોતે દુઃખ નથી પણ દુઃખ ઊભા કરે છે ઇન્વાઇટ કરે છે દુઃખ જ કોઈ નથી ખાવા પીવાનું બધું છે કપડા લગતા છે રહેવાનું કઈ રહેવાનું છે સારું દુઃખ ઊભા કરે ધનથી કેવો હોય કોઈ દાડો સ્ત્રીને છોકરાને હરકત ના કરે એવો સ્ત્રી કેવી હોય કોઈ દાડો ધણીને હરકત ન કરે એના જ વિચારમાં જીતી બે મિત્રો બધા સાથી સાથે રહે છે તો આ મિત્ર કરતા વધારે કહેવાય બે મિત્રો કાયદેસર રહે છે સાથી સાથે મિત્રાદાય સ્વભાવ જ અને મિત્રો જો એવો થાય મિત્રો છૂટી જાય પણ આ તો સ્ત્રી છૂટે નહીં તે રીતે સામાજિક બંધન છે ક્યાં જાય એટલે માર થાય ગાળો થાય માર થાય સાંભળો અને સ્ત્રી પછી કમી થાય તો પછી દાદા કોઈ જાતની તકરાર ના થાય તો આવતા જન્મે પાછા સાથે રહેવાય ખરું કરવું જ ભાઈ ભાઈ કહે જો કોઈ જાતની તકરાર ના થાય તો આવતા જન્મે પાછી સાથે રહેવાય ખરું આ જન્મ જ રહેવાનું આ જન્મ આવતા જન્મ પ્રેમ વાળા પકડાટ જ ના શું કહ્યું એટલે રહેવાય ખરું તો ઇઝી લાગી જાય બહુ પ્રેમ લાવી ભૂલ જ ના રખાય ભૂલ કરે તો ના રખાય એવો પ્રેમ થાય તો એ પ્રેમ વાળી લાઈફ હોય તો પછી આવતા ભાવમાં પાછા એના ભેગા થાય કે ના થાય એવી લાઈફ થાય ઝઘડા હોય અને કકડાટ થાય તો ભેગા ના થાય એવું એકદમ સ્મૂથ લાઈફ હતી લાઈફમાં મજા નહીં ઝઘડા હોય ને off and on off and on હોય તો સારું એમ કે એવું કે છે કે થોડાક ઝઘડા થોડોક પ્રેમ એવું બધું વારા ફરતી હોય તો જિંદગી જીવવાની મજા રહે હા ભાઈ તો લોકોને પછી ના છૂટકો ના થાય આવું પોતે થઈ જાય ભગવાન કરે ભગવાન બેન કે માં ગયા પછી પાછા જન્મ મરણના ફેરામાં આવવું પડે અહીંયા આવવું પડે સ્વર્ગ એટલે બેંક માં ક્રેડિટ કરાયું હોય તે ક્રેડિટ ભોગવવા જવાનું ક્રેડિટ પૂરું થઈએ નહીં તો પછી જન્મ મરણના ફેરામાંથી છૂટવાનો બીજો કયો રસ્તો ક્રેડિટ બેંકમાં ક્રેડિટ ના થાય ડેબિટ ના થાય છોકરામાં કોઈ વ્યવહાર ના રહે ખરાશ થઈ જાય તારે એટલે અમે જ્ઞાન આપીએ અને અમારી આજ્ઞા પાડે છૂટી જાય તમારી આજ્ઞા પાડે છૂટી જાય એટલે ચોપડા પછી બહુ જ ના પડે ભાઈ કે જે પહેલાના વખતમાં હજારો વર્ષ લોકો જીવતા હતા એ વાત સાચી હા કૃષ્ણ ભગવાનના વખતમાં હજાર વર્ષનું આયુષ્ય હતું પાંચ હજાર ઉપર મનુષ્યમાં આયુષ્ય હજાર વર્ષનું અને ચાલીસ પચાસ સાઠ હજાર વર્ષ પર પંદર હજાર આડત્રીસ હજાર વર્ષ આયુષ્ય હતું રામચંદ્ર તારા આયુષ્ય આપણું સોનું છે પછી ધીમે ધીમે વિષ્ણુ થઈ જતું છેલ્લામાં છેલ્લું નાના નાના આવી શીશું થયું પાંચ વર્ષે લગ્ન થાય દસ વર્ષે દાદરો થાય એવું કેમ થવાનું નિયમ એવો નેચર તો પછી દુનિયામાં માણસ થતું રહેશે વીસ વર્ષનું જો આયુષ્ય થઈ જાય દસ વર્ષે દાદો થાય કહ્યું વીસ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો કેટલા વખત પછી આવશે લગભગ ત્રીસ બત્રીસ હજાર વખત પાંચમી પાછું એવું આવશે કે લોકો પાંચ હજાર દસ હજાર વર્ષ જીવે બહુ કાળ પછી દસ લાખ પછી જય હોય ને બધું પૂછી દેવાય ખુશી રહે મનનું સમાધાન પછી આપણે આપણે લાઈન કાઢવી અને રસ્તો કેમ કાઢવો તે આપણે ખ્યાલ આવી જાય તો ઘૂંચાય તો ઘૂંચાઈને મજા ના આવે મારવાની હેબિટ પડી હોય કે ગાળો દેવાની હેબિટ પડી હોય તો બહારથી કહીને આપવું ઘરમાં નહીં મારવાનો શોખ હોય કોઈ એકાદ બે ઢોલ મારી કે ગાળો દેવાનો શોખ હોય તો બહાર લોકોને ગાળો દઈને મારી ના પણ ઘરમાં ના હોય ઘરની મેં અંદર નહીં જે તે પહેલા સારું ને ઘર બહાર કોકને ઢોલ મારી ના બોલાવે શું છે પણ ઘરમાં નહીં જય સચિવ હા બધા પોલીસ વાળામાં વ્યવસાય ની જોઈએ ને ઘરમાં પોતાની સ્ત્રીઓ વિશ્વાસ રાખવાનું સાધન વિશ્વાસ તૂટી જાય એટલે પછી એટલે જીવન વિશ્વાસ તૂટી જાય એટલે જીવન એટલે you um, if you wish, and at the same moment you get that. શું કરવું તે સમયે હવે ધીમે દવા વાંચો બીજી વાર મારે તો મારે તો મારે તો ત્યારે મારે એ ઘણા કારણે આપણા ગુના ભેગા થયા એટલે આપણે સીધા તો દવા બા ચોપી જઈએ રિવર્સ મારવી નહીં જોઈએ એટલે છગનભાઈ કહે કે આપણે મારવી નહીં જોઈએ શરૂઆત જ નહીં ના પણ શરૂઆત કરે તો મારવી ધારો કે વાઇફ શરૂઆત કરે તો હા શરૂઆત કરે પછી સાહેબ ને કહી દેવું કે આ ધંધો ચાલુ રાખવો છે કે બંધ કરવો છે ચાલુ રાખવો તો કાયમ ચાલુ રાખે તો છોકરાને બીજી ઉંમર મૂક્યા પછી ચાલુ કરી ગયા છોકરા ના ભરાય ચાલુ જ રાખતો આપણે છૂટી જ કરી દે પરમાનન્ટ ની તો શું વાઇફ ને તો એ પાપ નહીં કેવાય પાપ તો અર્જુન શું પાપ છે દગો કરીએ પાપ તો વાઈફ જ કે મારે શું તમારે રહેવા જો રહેવું નથી તો શું થાય વાઈફે કંટાળ ઘર મારે બહુ ચાર આવે ને તો ભીડ કરે લે લે ભીતનામાં આગળ ઉભી ને એને કહેવું લે લે લે લે લે લે લે લે કોઈક ભીતને મારીએ છે આવું તો ક્વચિત બનતું હોય ને સોમાં એકાદ ફેમિલી ના હોય ફેમિલી બધા ફ્રેક્ચર થઈ ગયું ફેમિલી બધા ફ્રેક્ચર થઈ જીવ જીવતા નથી આવતું ડોલર કમાય છે તે છે કે પુણ્યના આધીન કમાય છે પોતાની સમજણથી નહીં એ બુદ્ધિપૂર્વક નહીં અને બુદ્ધિ હોય ને જેને તેના ઘરમાં ઝઘડો જ નાખો કારણ કે ઝઘડો અને મતભેદ એ બુદ્ધિથી નિવારણ થઈ શકે એમ છે ત્યાં કંઈ જ્ઞાનની જરૂર નથી બુદ્ધિ નિવારણ થઈ શકે અને જ્યાં બુદ્ધિ હોય ત્યારે કશું વાંધો જ ના બુદ્ધિ નહીં વાંચી આપશે બુધી હોય એટલે ઝઘડા કાઢે ને બુધી બહુ ઝઘડ કરતો ના ના હ ને બુધી ઝઘડા નહિ ના કરા અમારા કારણે પણ ગામે તો નામે જતો પછી દાદા અમારી કુટમાં મે એ જરાય આપણી ચા કે મદઅન યાદ કર ખાણો ચીય હોય તો આપણે પીએ જ જોઈએ કોઈ દિવસ કેવું થી કે ખાણો ચીય આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય તો તે તે વખતે આપણી કિંમત કરી જાય કે આને હજી ચમુકા બી નથી આવડતી એનો ધણી કંઈ કહેતો જ નથી તે કેવું લાગે એમ કે છે કે મેં આપની ચોપડીમાં વાંચ્યું હતું કે ચામાં ખાંડ ના હોય તો તમારે બૈરીને કશું કહેવું નહીં ચા પી લેવી પણ કોઈ આપણે કે મહેમાન આવ્યું હોય મહેમાન આવ્યું હોય અને એવી ચા બનાવે કે આપણે કશું કહીએ નહીં તો મહેમાન કહેશે કે આને બૈરીને બનાવતા નથી આવતું ના ધણી અને બૈરીને કેવું હોય કેવું હોય કોકને ઘેર ગયા હોય આપણે અરે એમને કહીએ એવી રીતે કેવું શું કહ્યું કે પ્લીઝ જરા ચાર હાલ લાવજો શું કહ્યું તારા અક્કલ નથી ખાંડ નાખી એનું આવે નહીં એવું નહીં આપણે કોકને ત્યાં ગયા હોય ખાંડ નાખીએ એવી રીતે અને પોતે એકલા હોય તો પી લેવી કારણ કે એને પોતાને ખબર પડશે ને પછી આપણે કે ચા ખોડ નથી ખોડ નથી ભૂલી ગઈ હતી તમે બોયા નહીં તમને ખબર પડશે કે મારે એકલા અનુભવ કીધું તમારે કેવું કરે તમને અનુભવ થાય શું કોઈ પણ વચ્ચે કકાર ના થયો કરો છોકરાના તો તમે કેવી રીતે કરો પેલા ખાનગી બીજો સંબંધ રાખે છે પુરુષો ભાઈ આ જો આવે તો તું જાણી જઈશ એટલે ઝઘડા ઉત્પન્ન જબરદસ્ત આવે પછી મારે ભાઈએ કહ્યું આ હવે તમારે શું કરવું મારે નાચી છૂટું એક પત્ની વસ્તુ મળે તો નાચી છૂટજે એક પત્ની વસ્તુનો કાયદો પાડતો હોય તો નાચી છૂટજે શું કહ્યું બીજો કયો સારો મળશે હું તો એક જ રાખી દે ને એક જ દરજો કર શું કરે મોટું મગ ને પછી બીજું બીજો આથી હું બહુ થોડા ટકા માત્ર માલ છે કે રમીશ નથી રમીશ છતાં વિચારશીલ છે વ્યાપણ વાળા છે બુદ્ધિ બુદ્ધિ છે કેવી છે વ્યભિચારી બુદ્ધિ છે તો એ બુદ્ધિ ડેવલપ કરી છે એટલે આ વ્યભિચારી થઈ શકે એમ શું સારા ઘરમાં આવે છે થાય છે સંસ્કારની જરૂર છે આવ ઘર નથી આ ખોટી ખોટી પણ બુદ્ધિ ખરાબ પણ બુદ્ધિ ઊભી થઈ ખરાબ ખરાબે નથી ખરાબ થઈ હોય તેને સંસ્કારી કરી શકાય બુદ્ધિ ડેવલપ થઈ હોય કૃષ્ણ ભગવાન કહ્યું બે પ્રકારની બુદ્ધિ અવ્ય બિચારી અને એ બિચારી વ્યભિચારી એટલે દુઃખ જ આપે અને અવ્યભિચારીની બુદ્ધિ સુખ જ આપે દુઃખમાંથી સુખ પાઈ ખાય અને આ તો બાકી તરફ દુઃખાનું કોંકરા રાખીને ખાય છે અમેરિકાનો ફૂલ કેટલો સરસ ચોખ્ખા ઘી મળે ચોખ્ખું ઘી મળે દહીં મળે કેવું સરસ ખોરાક લાઈ દીધી છતાં જીવનથી ના અડે એટલે મારતી કૃષ્ણ ભગવાન નું મૃત્યુ થયેલું કે નહીં કૃષ્ણ ભગવાન નું મૃત્યુ થયેલું કે નહીં કોઈ મરી ગયો નથી આ દુનિયા આ દુનિયામાં જન્મેલો કોઈ મરી ગયા રહ્યો નથી રહ્યો રહ્યો છે એમ લોકો કે એ લોકો સતત પોતાની એને એના તરફ બહુ પ્રેમમાં આસક્તિ છે એટલે બોલે સમજો ને બાકી આપણા સાયન્ટિસ્ટને પૂછવા છે સાયન્ટિસ્ટ કે સાયન્ટિસ્ટ શું કે બધા મરી જાય કે ના મરી જાય સાયન્ટિસ્ટ કે યાર છે આપડા લોકો એમ કે બધા આટલા અમર માણસો ને જીવે છે આમ છે તેમ છે કોઈ અમર છે અમર તો પોતે અમર જ છે પણ તે આત્મારૂપ થાય તો દેહાદ્યાસથી અમર કોઈ થયેલો મહાભારત માં છે ને પેલા અસ્વસ્થામાં છે તો હજુ જીવે છે અસ્વસ્થામાં જીવે કે આ તો આપણા લોકો એટલું વિચારતા નથી વિજ્ઞાન શું કે કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ હતા કે શિવદેવ નહીં નર્મથી નારાયણ છે ભગવાન કહેવાય પણ તે જતા આમ કરીને સુઈ ગયા હતા ને તે ખરા એમને ખબર હતી કે તીર વાગવાનું છે કૃષ્ણ ભગવાનને ખબર હતી કે તીર મને વાગવાનું છે કૃષ્ણ ભગવાનને ખબર હતી કે મને તીર વાગવાનું છે ભગવાનને ખબર હતી મને તીર વાગવાનું છે તો હોઈ જાત નહીં પાણી લેવા ગયા હતા એમને ભાઈ એવું પાણી લેવા ગયા પીવાનું એ પાણી લઈને આવવાના હતા આ પાણી આવ્યા હતા ત્યાં કહ્યું આવો છો હું તીર માર્યું તીરના ઝેરથી વધારે તરસ લાગી તે પાણી પાણી પાણી કરતા કરતા મરી ગયા શું તો બોલો હવે આ કૃષ્ણ ભગવાન વાપી દે નારાયણ ઘેર આવું આ બીજા શું કહ્યું શું કહ્યું અને કે અમર એટલે હું અમર હતો છું ભાઈ દેહ અમર ના થાય હાથમાં એ કહીને અમર શું કહ્યું આપણા દેશમાં જ રોંગ બિલીફો છે બધી આ બીજા દેશમાં ને આપણા દેશ મગજ લાલ લોકો મફત બે રહે છે એક આવો જતો હોય આમ કરે એ બધા આપી દે કઈ ગુમવાત કરે બખાણ લોકો છગનભાઈ પૂછે છે કે કૃષ્ણ ભગવાન આત્મા ક્યાં ગયો હશે જ્યાં ગયો હોય તો એ પોતે ભગવાન જ છે અત્યારે અને હવે પૂર્ણ ભગવાન થી ના બનાવે કૃષ્ણ ભગવાન દેવકી અને બળદેવ ત્રણે પૂર્ણ રામને વસાડવા માટે અમારે રજોઈ નાખવું જોઈએ કે ન્યાયથી બોલવું જોઈએ એને વસાડવા વધુ નથી પણ અમારો અન્યાય ન થયો શું કરું રાવણ તો બધો સાયન્ટિસ્ટ હતો વિદ્યાર્થી હતો જબરદસ્ત ક્યાં રામ ક્યાં રાવણ ની સત્તા છે જો આમ આમ બંને થતા રાવણ કેટલો વિદ્યાર્થી રામ મોક્ષે ગયા અને આ ભગવાન થઈ મોક્ષે જશે રામ કોણ ભગવાન રાવણ તો કેવો કેવો હતો રાવણ શાસ્ત્ર વેચતા નવે ગ્રહો નિકટમાં રહેતા નવે ગ્રહ છે તે પોતાની કાબુમાં ચાલતા રાવણ ને નિમિત્તે સરવાળા ત્યાં જ ગયું રાવણને મંડોરી મંદોરી પેટે જ તે બધો ઇતિહાસ બહુ લાગે પછી રામના હતા નવગ્રહ એટલે તમે શું સમજો છો હા હા નવગ્રહો હતા પણ મૃત્યુ તો ના થતું હોય એમ કહે છે કે આ રાવણના નવે ગ્રહ એને કાબુમાં હતા તો પછી રામના હાથે એનું મૃત્યુ કેમનું થયું ગ્રહો તો કાબુ હોય મૃત્યુ છોડાયું ને તો લક્ષ્મણ હાથે થયું શું કહ્યું લક્ષ્મણ વેરવી કહે છે વેર હતો લક્ષ્મણ નારાયણ ભટ્ટ કહેવાય લક્ષ્મણ વાસુદેવ નારાયણ કહેવાય અને એ પ્રતિ નારાયણ કહેવાય કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કહેવાય અને જરાસંઘ પ્રતિ નારાયણ કહેવાય શું કહ્યું બે લડે છે એવા નિયમો છે એટલે પહેલેથી આપણે લોકો વાંચે છું એટલે રામાયણ બધું છપાય એક રામ જઈને કેટલા રામાયણ છે આ લોકો રામાયણમાં જ વાત કરે કૃષ્ણ ભગવાન રામ એ બધા ભગવાન કેવાય કે મહાપુરુષ કેવાય કે દેવ કેવાય આપણને કેવી રીતે ખબર પડે બધા ભગવાન કહેવાય આ બધી ગમે છે. જાણું છું હા જાડું આવી ગયું. રામે ભગવાન કહેવાય ને કૃષ્ણ ભગવાન કહેવાય ભગવાન કહેવાય. એ બધા મહાપુરુષો નો અવતાર કહેવાય ને ના બસ ભગવાન પૂછો. મહાપુરુષ કોને કહેવાય ને ભગવાન કોને કહેવાય મહાપુરુષ આ ગાંધીજી ને બધા બોલનાર જે દુનિયાનું ભલું કરી જાય ભૌતિક સુખ કરી આવે દુનિયાનું તો મહાપુરુષો કહેવાય બધા એ ભલું કરે ભૌતિક અને ભગવાન તો विचार प्राप्त हो गया मेरे के भगवान ना दास अवतार થઈ ગયા હવે ખબર કે કે પડે કે 11મો अवतार શું આવશે ભગવાનના ઘણા બહુ अवतार થી આ દસ આવો તો લપસ દસ તો આ એ કો કો તો બતાવ 10 માં તો શું કે મત્સ્ય આતા છે મત્સ્ય આતા છે લુકાચ્છા એમાં વાત છે માતુ ભગવાન ભગવત છે મેં ભગવાન માણસ રૂપે કેવું આ તો કાચવા રૂપે ભગવાન માણસના એ શેના માટે આ લોકોએ ગાળેલું જેકડે બહુ માછલા ખાતા હતા લોકો <laughs> માછલા ભગવાન છે એમ કરીને છોડી દેવાય બહુ કાચમાં કરતા એવું કરી એટલે આ લોકોએ કરેલા રસ્તા પણ એ રસ્તા બધી કાયમ ઊંધા પહેરી ગયા શું કહ્યું તો સમજ પડી ને ગીતા એ પુસ્તક છે માતા છે પુસ્તક છે હવે એ પુસ્તક અત્યારે સુધી જાણ ગીતા પણ લગભગ પચાસ પણ વર્ષથી ગીતાના માતાનું પુતળું રચી અને મંદિરો બનાવ્યા ગીતાનું એટલે પેલું પુસ્તક આ માતા લઈ જઈ જયારે માતા બે જઈ એવું છે ગાયત્રી નું કરવા ગાયત્રી માતા મંત્ર છે એટલે આમ તડતું જાય અને પછી બુદ્ધિ થઈ પાસે ત્યાર પછી કોલ પાડી કાઢી આવે ચોખ્ખું કે આવું નથી આમ છે શું કે છે એમ ભાઈ પૂછે છે કે ગાયત્રી મંત્ર નો ખાલી બ્રાહ્મણોને માટે છે એવો વાત ખરી બધાને બ્રાહ્મણો બ્રાહ્મણ છે જ કઈ છે તારે બ્રાહ્મણ કાં છે બ્રાહ્મણ એટલે તો એટલે ગુણ હોવા જોઈએ ब्रह्मा એટલે બ્રહ્મ જાણવાનો પ્રયત્ન કહે છે ત્યાંથી બ્રહ્મણ જાણી રહ્યા છે કે અમીરો દ્વારામાં બ્રહ્મણ કહેવાય છે સંક ભગવાન વધારે બોલાય છે મારી કુચે શંકર ભગવાન કોણ છે શંકર ભગવાન શંકર ભગવાન જે લોકો પોતાનું કલ્યાણ થયેલું હોય લોકોનું કલ્યાણ કરતા એ બધા શંકર ભગવાન છે પોતાનું કલ્યાણ થઈ ગયું લોકોનું કલ્યાણ કરવા ફરતા એ બધા શંકર કલ્યાણ સ્વરૂપ જે થયેલા હોય એ બધા શંકર પાર્વતી ના ધણી હતા એ પાર્વતી ના ધણી શંકર હતા એ એ કેવા એક થઈ ગયા પાર્વતી ના ધણી બીજા બધા તો બીજી બીજી ના ધણી છે ને એક નું નામ પર લખાયું બીજા નહીં લખાયું જેને કોઈ ભગવાન દ્વારા બધા થવું હોય તો રસ્તો બતાવી દઉં આ without my is God without my is God તમારે આઈ ને માય બે છે માય જો જતું રહે લાયસન્સ નથી કે અમુક માણસ શું આ લાયસન્સ છે એવું ને દરેક માણસ હિન્દુસ્તાનના માણસ બહારના માણસ ઇન્ડિયા <laughs> સિવાય બહાર ચંદ્રભાઈ પૂછે છે કે એવું કેમ એ ઇન્ડિયા એટલું જ હુનરધર્મ સમજે છે એટલે અધ્યાત્મ